એ વિધિ જતો રહેવાનો એ જ યોગી છે પરમ સભા એ સહયોગોનો સ્વભાવ યોગી છે એટલે વિચાર થઈ શકે અને ધક્કો મારે તો સંયોગ મારવાનો હતો કોઈ મોકે ના જાય આપણે સુરત ગયા હતા બધા સહયોગો ભેગા થયા બધા વિયોગી ના થઈ ગયા બધા કેરીઓ રસ બસ બધું વિયોગ થઈ ગયું અને ધંધા થયું એમ થઈ ગયો હા તો આગળ સંદાસ જોઈ આપણને યાદ ના રે કે વિયોગી છે કેવું છે એટલે તો આપડે એમ કહીએ સંદાસ તું ઘણા દાડે મળ્યું રહેજે બા બહુ સારું ફાવ્યું તારી શું કહે રહ્યા નહીં ને એ સંયોગ નહીં સંયોગ બધા નિયોગી છે સભાના કેવા નિયોગી સ્ત્રીના સ્ત્રીના સંયોગ દેહના સંયોગ ચશ્માના સંયોગ બધા સંયોગો નિયોગી છે જ્યારે ઉઠીને હેલ્પ થઈ જાય કહેવાય નહીં ધણી ના સંયોગે વિયોગ થઈ જાય બધો વિયોગ જ તમારો કેવા વિયોગી છોકરાના બહુ એને એ આસના વ્યસના ના કરવી આસના વ્યસના બહુ નહીં નવડા બહુ દવડા બહુ જો પણ બહુ જ અતિશય આમ ઉજળું દેખાતું એટલે બદલાન કરી કરી કરવા કરવું જે દેહ નવડાયો થાય હોય તો હોળી ઉઠે ના હોળી ઉઠે એને જ્યાં વર્ધન કરવાના છે ના હોળી ઉઠે તેને વર્ધન કરી શકો આ તો હોળી ઉઠે અને આ કેરીએ ના હોળી ઉઠે બે ત્રણ દાડા રાખી હોય વધારે થઈ જાય તો એ હોળી ઉઠે પણ બે ત્રણ દાડા સુધી ના ના નવડાવી હોય તો ચાલે બિચારી દાદા મારા મારા નાના ગુજરી ગયા છે જે એ મારા મામીના સરમાં આવે છે અને એ અત્યારે એમ કે દેવલોકમાં હંસગતિમાં છે એટલે હંસગતિમાં એટલે શું કહેવાય એ કયા શબ્દ છે આપણે કહ્યું અને એ છે કે એમ કે એ જયારે આવે ને ત્યારે એને એમ કે આ કૃષિ લોક ની વાત બહુ આવે દુર્ગંધ દુર્ગંધ આવે છે દુર્ગંધ બહુ આવે બે લોકો દુર્ગંધ ના થાય દુર્ગંધ બહુ આવે છતાં પણ એ સારું સારું કરવા માટે આવે છે કોઈ ડેવલપ રાજી નાના નાનાનો જ હાથમાં આવે છે નાના જેમ કે ના ફાવતું વેરા નહીં કઈ કારણ કે સારું કરવા માટે આવે છે ભુવનવાસી છે ભુવનવાસી એનો મોક્ષ ક્યારે હોય પછી એનો મોક્ષ હોય પછી મારે કેમ ના જાય <laughs> હજુ નહીં રહ્યું આવું જ્ઞાન સાયન્સ કેવું થાય એટલું મોટું સાયન્સ ખુલ્યું છે પણ એનું સંકલવું પડ્યું એટલે આપણે થોડું આગળ કરીએ તો કંઈ શીખી રહી લેખ આપણા થશે ને લેખ ગયા પછી તો લોકો ઉડતા બોધી ખોવાશે બોધી ક્યાંથી મળે શું દલાલ મળતા નથી આપણને પેલા બધા દલાલ હોય છે બધા મને દલાલ મળતા નથી ને અક્રમ ના શબ્દો આ તો કવિરાજ નું પદો લોકોને સમજાતું નથી ને એટલે વાંચી પછી આ તો શુક્લદાન ની શ્રેણીનું છે પેલા બિચારા ધર્મ ધ્યાનમાં આવ્યો નથી હા હિન્દુસ્તાનના લોકો ઇન્દ્રિય પ્રેમી ના હોય વિષય પ્રેમી ના હોય કસાય પ્રેમી હોય વિષય પ્રેમી આખું જગત હિન્દુસ્તાનના જુદી જાતના કસાય પ્રેમી કસાય પ્રેમી બધા કસાયમાં પડેલા મજૂરો માં પડેલા મોચીએ કસાયમાં પડેલા આખું દેશ જ એવો અહીંના સાથે આ સાથે મચ્છી મારો કસાયમાં પડે વિષયમાં કોઈ પડેલો નથી વિષય તો ના છૂટકે ભોગવતમાં એ તો જો ભૂખ ના લાગતી હોય ઘેર ખાવા ના આવે મચ્છા માર જ કર્યા ભૂખ લાગે છે શું થાય અને આ લોકો જે વિષય ભોગવે છે એ તો ના છૂટકાનો ભોગવે બિચારાનો આખો દાડો આપણો મને ભણીએ ફર ફર કર્યો ને ગમતો તો નથી પણ બાકી હમણાં પ્રેમ છે પણ કસાય મન કસાય આમ કરું પ્રેમ જમતી બહુ બધા જમવા ના હોય પેલા ટેબલ પર હોય ફોરીન બધા આંખીમાં ફૂલવો ના હોય એ કયો બધા અને રઘવાટિયા પરમાણુ રઘવાટિયાના એટલા બધા હોય આ લોકોના રઘવાટ રઘવાટ રઘવાટ રઘવાટ કચાય કચાયનો પ્રેમી અમદાવાદ રઘવાટિયા પણ હોય શું કહ્યું જેનામાં કસાય જયારે થાય જતા રહે તારે ઠરે ત્યાં ઠરે નહીં રઘવા જાય તમે રઘવાટીએ કોઈ જોયેલા સાધુ આચાર્ય નહીં જોયા સાધુ આચાર્ય નહીં જોયેલા આપડે વાત કમાઈ જઈ નાખું આખા હિન્દુસ્તાનના લોકોને દાદા શું કે છે કસાય પ્રેમી છે ભક્તિ શા માટે કરે છે કસાય માફી હા મોક્ષ માટે કોઈની પ્રેમ નથી કસાય પ્રેમને માટે ભક્તિ કરે છે મોક્ષ તો આ દાદાએ બધાને જગાડ્યા કે ભાઈ આમાં તરફ દુઃખ પડે છે હંસાગના નથી પણ સુખ સુખ ક્યાં મળે મોક્ષમાં મોક્ષમાં થાય નથી રીતે કરવો નથી રીતે આવડે ચાખતો ખરો એકવાર પછી ચાખ્યા પછી મોક્ષ ના માર્ગી થાય નહીં મોક્ષ માર્ગી કોઈ થાય નહીં મોક્ષ માર્ગી કોણ થાય અત્યારે આવું બધું કસાયનો પ્રેમ આપતા બધા સરસ થાય અને કસાય પ્રેમી પોતપોતાના સ્થાનમાં જ હોય પોતે પોતાના તાણમાં તાણમાં તાણમાં રઘવાટ રઘવાટ રઘવાટ તાણમાં તાણમાં ભટક ભટક ભટક જય સચિદાન ભગવાને કહ્યું કશાયથી કશાયથી વેગળા થાવ અલિપ્ત થાવ ના અમે એનો પ્રયાસ થાય તમે જેને અમારો વિકાસ કેમ થાય અમારો કેમ થાય અમારો વિકાસ વિકાસ થાય અમારો કસાય તેમ વિકાસમાં દિવસે તો અનક્ષાની છે કારણ કે હિન્દુસ્તાન ઉભા દેખાય નહીં મારો નંબર લાગે મારો નંબર લાગે દરેકને નંબર કેમ નંબર લગાવ્યો નંબર લગાડવા માટે નંબર લગાડવા માટે છે જય નંબર લગાવી એટલે તો સાયન્સ વધ્યું છે ને આવી પ્રકૃતિ છે એટલે જ સાયન્સ વધ્યું છે ભાઈ કે હા સાયન્સ વધી ક્યાં જઈ ગયા આવી પ્રકૃતિ છે એટલે સાયન્સ વધ્યું વિજ્ઞાન વધ્યું શોધખોળ થઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ શોધખોળો એ પ્રકૃતિ છે નહીં આ ફોરેન વાળાએ કરી આ લોકોએ શોધખોળ નહીં કરી આ તો અને આ લોકોને તો આ પ્રકૃતિ ખરી પણ અમને તો બધી પ્રકૃતિ આના માટે વપરાય છે શાના માટે વપરાય છે નંબર લાવવા માટે અને ફોરેન વાળાને એવું તેવું નથી ફોરેન વાળા તો પહેલાં નવી શોધખોળ કરવી ત્યાંને કરવું તેમને અજબ્બો બજબ્બો નહીં ભગવાન ભગવાન કશું નહીં એ ટેબલ ઉપર આવીને મોખણ મંગાવે પાઉં લે અને ચોપડે ત્યાં આ તબતું

આ કરી લાગે કેવા લોકો છે કટાય છે ના લોકો એ ખાય પીએ મસ્તી બધી બધું ખાય નિરાશે શું ભોગવવા માટે આવ્યા છે શું કરવા ભોગભૂમિ ભલે જુદી હોય પણ આપણી દુનિયાની ભોગભૂમિ તો હિન્દુસ્તાન છીએ બીજી બધી ભોગભૂમિ જ છે હા હા એકલાને થોડી જન્મી તાંગ તો પથરા છે ને તો થઈ જન્મ્યા ક્યાં પરિણાવી જન્મી છે મળતો નથી અમને વરાય ના મળે ને કહ્યું અમને વરાય ના મળે જયારે કસાય જાય ત્યારે સ્થિરતા આવે કેવું હા નિરાંતે બેઠેલા હોય ઘણા ના હોય બેઠેલા હોય પણ આ તો બધો ધમકી બે હે ધમકી બે હે નહીં કામમાં પડું પછી આખો દાડો કોઈ માલ ના તાન માં કોઈ લોભ ના તાન માં બસ ભટેક ભટેક ભટેક ભટેક પ્રધાન એમનું પ્રધાન પદ ખોઈ ના જાય એના તાનમાં તાનમાં ઝૂક્યું હાથું બધું પગાર હોય પગાર હોય આ ઇન્દિરા થતા પેલા ચીમનભાઈ ને ભગવાન ચીમનભાઈ એના ભગવાનમાં આ આ કઈ ખાનદાને કહેવાય વડોપ્રધાન અમે કોઈ આંગળી કેવી કરી શકે આ તો દુનિયા હવે અત્યારે બધે અમેરિકામાં એવું થઈ ગયું છે ને બધું બધું ચાર પૈસાના વડાપ્રધાન ને ચાર પૈસાના પ્રેસિડેન્ટ તો આંગળી કેવી ચીમકી આપણે આ પાણી છાંટો ને આપણે ઠંડક આપણે પાણી છાંટો બહુ ઠંડક થઈ ગઈ જેટલા થઈ ગઈ એટલે ચૂપ થઈ ગયા ત્યાં લખ્યું છે ને કે ગુપ ચૂપ બેસી રહો ચૂપ રે ચૂપ ચૂપ રે એ પોતે પોતે શુદ્ધાત્મા આ બધા વ્યવહારો ઉપર સુપર ક્લિયર છે પોતે પોતે હોમ ડિપાર્ટમેન્ટમાં રહેવું અને આ સુપર એટલે ઉપર ચડવું પરંતુ નહીં ઉપર ચડવું એટલે તન્મય આકાશ તે વૃત્તિની નાટકી ડ્રામેટિક ડ્રામેટિક અને હિન્દુ ડ્રામા બજાવવાનો છે તમારો તમે જો ઇન્ટરવ્યુ થઈ જાઓ તો તો કેટલી ઝાડ લાગ્યા કરે ડ્રામા બજાવવાનો કોટ ગઈ તે તે અથવાનું અને નફો બે ડ્રામા પણ દેખાવ કરવો પડે વોટ ગઈ ત્યારે દેખાવ કરવો પડે વોટ ગઈ હોય ત્યારે દેખાવ કરવો પડે કેવું આપણે આપણી જુદા ઉપર છેલ્લા વ્યવહાર બધા છે ઉપર છેલ્લા લોકો ને થોડા ઘણા ઉપર છેલ્લા બહારના વ્યવહાર રાખે છે ઉપર છેલ્લા આપણે લટક લટકતી શ્રામ નથી સંસારીઓ રાખતા શું કે આપણે કઈ કે તમારે કેમનો સંબંધ નથી લટકતી સલામ મેં તને લટકતી સલામ આપે છે એવી રીતે બધા આખા જગત જોડે ગાડીએથી જય શ્રી કૃષ્ણ ગાયું છે ને ગાડીએથી લટકતી સલામ બહુ સારી છે એ બધા મને કેવું ને લટક ચલાવ મેં ચક્કરે લટક લટકતી ખરેખર પડી ગયું સુપર તન્મયાકાર નહીં આ જગત ના લોકો બહુ આવડે તો હજારો માણસો લટકતી રાખે છે આપડે કઈ તમારા આટલું બધું ખબર ગોર્યો સંબંધ કે છે આ મારો હતા કે કોને તારે નક્કી કર્યા હતા આ તારો ને આ પારાયો બધા લોક મારા મા કેતા હતા ને કે આ તારા છોકરા મારા મા જ કહેતા હતા અરે માય પણ ગયા નહીં એમ જોઈ કેમ ના ગયો મા જોડે કેમ ના ગયો તક કોઈ જયું છે તા તકમાં તારી પાસે કોઈ આવશે નહીં માટે તું કેતી તારને <laughs> લટકતી સલામ સંસાર જોડે છે કેવી છે બરાબર અમે નિરંતર નિરંતર લટક સલામ રાખીએ સાહેબ બધા કહે તમે બહુ સારું રાખો છો મારી જોડે આપણે લટક સલામ રાખો એક આ મહાત્મા જોડે સાચી સલામ સલામ બાકી બધે લટકતી સલામ છે હા ગાડીમાં મહાત્માઓ જોડે બધાને જોડે ફૂલ નાખવું એ જુદા નાખવું લટકતી સલામ ફૂલ નાખવું તે જુદા નાખવું આવી બધે લટકતી સલામ એવી કઈ સલામ હું કરતો ફરું મારો તો મહાત્માઓ તો લટકતી સલામ શીખ્યા છે શું છે લટકતી સલામ શીખી રહ્યા છે ને નહીં લટકતી સલામ કે છે કે હા એવું કે છે મને એવું કે આપણે લટકતી સલામ ભેગા મળવું હસવું કરવું ભેગું નાસ્તા કરવા પાણી કરી જરા પીવું બધું કરવું લટકતું છે ટકા બધું કરવું છતાં લટકતું કરવા વ્યવહાર બધા કરું છું કે છે શું કે બધા વ્યવહાર કરું છું ત્યાં લટક આ સલામ કાલે હવે નનામી જાય તો આપણે કઈ નહીં હાથ ધોઈ નાખવાના ત્યાં જઈને ફરી આવવાનું જે આવવાનું ના દેખાય પાછો બોલે જાય કઈ નહીં દાદા બીજું પદ છે ને એના પછી બીજું પદ ધર્મ અને અધર્મ નો ભેદ જુદો પાડે છે બીજું પદ અવકાશો ને વિશ્વ ધ્યાને અવકાશો ને વિશ્વ ધ્યાને અધર્મ થી ભરવું નહીં ત્રીસ કરોડના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં વિશ્વ ધ્યાન બીજું એના પછી બીજું પર અવકાશો વિશ્વ ધ્યાને ભરવું નહીં એટલે આ બધું આકાશ આ બધું પોલમ પોલ છે આકાશ છે ને એમાં લટક ફેરસલા વગેરે એમ કહીએ આ મારા સારાના દીકરા વિશ્વ ધ્યાન કહેવાય કેવું લટક નિશાન ના રાખીએ વિશ્વ ધ્યાન રાખ્યા વગર રહે અને લટક થી ખરાબ રાખીએ પોતાનું સ્વ પોતાના આત્માનું ધ્યાન રાખ્યા કરે એટલે પછી ત્યાં આગળ અધર્મ થી અધર્મથી થી ભરાયા કરે થી અધર્મ ભરાયા કરે જો વિશ્વ ધ્યાન રાખ્યા કરે અને ત્રિકરણનો આહાર આ મનવચન આહાર જે છે ને ત્રણ કરણ છે આ ત્રિકરણ એક ત્રણ કારણ એટલે કારણ એટલે અત્યાર આ બે રૂપિયા હથિયાર એનાથી આપણે એમનું કામ કરવું તો થાય છે આ વાણી રૂપિયા હથિયારથી આપણે કહીએ એ ચાલ આવજો જોઈએ જો હથિયાર છે ને અને બંધ રૂપિયા હથિયાર આપણે કશું કે એનું વિચારીને હિસાબ કરવો હોય તો જડી જાય વગર કાગરે ઘણા કાગરે નાખે ને ના કરે વગર કાગળે આમ માડે પાંચસો એક પચીસ ગુણ્યા પચીસ પચાસ પચીસો પચીસ હજાર અરે પછી પણ સાડા બાર હજાર અને સાડા બાર હજાર ઉપર પચીસ થયા છે આવું મનથી એટલે ત્રણ કારણ છે એનો આહાર તો જોઈએ ને પાછા એ આહારી છે તેને એમાં ધર્મ વિના ફરવું નહીં એટલે એ આહાર અધર્મ નો આહાર ના આપવો ધર્મ નો આહાર બરાબર ને કારણ કે ત્રણ પત્તી નો આહાર આપીએ ને શું થાય ત્રણ નો આહાર આપીએ મને તો ત્રણ જાય સત્સંગમાં શી કહેવાય બરાબર ને એટલે જાત કરતા બહારના આહારો છે ને ક્રિયા વચ્ચે ધર્મ રાખી બધી ક્રિયાઓમાં ધર્મ નથી ધર્મ રાખવાનો એટલે ધર્મ ધ્યાનમાં ધર્મ એટલે શું કે આપણી ક્રિયાથી કોઈને ધક્કો વાગે એ ધર્મ રાખ્યો છે આપણે જતા જતા કોઈને ધક્કો વાગે એ અધર્મ ના કહેવાય તો જતા ધક્કો ના વાગે એવું આપણે રાખીએ એમનો ધર્મ ક્રિયા વચ્ચે ધર્મ રાખ્યું છે શું કહેવાય બીજાને ધક્કો લાગે છે બીજાને ધક્કો ના લાગે બીજાને આમ ના થાય કોઈને દુઃખ ના થાય કોઈ વાણી વાણી અવરી બોલી ગયા તો પછી અવરું બોલીએ કે ભાઈ જો ને ભાઈ બોલે બે શબ્દ વાંકા બોલે ગયા ને પણ હવે સીધી વાત છે આપણે મારી વાત સીધી છે આ કે મારી ભૂલ થઈ ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપ સ્વરૂપના આરાધવું નહીં સ્વરૂપ સાથે થાય એવું છે મૂર્તા મૂર્ત દાદા મૂર્તે છે ઇન્દ્રિય ઇન્દ્રિયોથી દેખાય એવા છે અને અમૂર્તે છે મૂર્તા મૂર્ત તરણ તારણ એ પોતે પર્યાસન પારી શકે છે એનું હું નીતરું નહીં કે ભૂલાય નહીં કે એ બધું લખ્યું છે બધું સારું લખ્યું નહીં આ બધી ખડ પડે તો ઠીક પડે સમજ પડે આપણે લટકથી ખરાબ સમજી જાવ ને <laughs> કહું કે લટકી ખરા એટલે હું પીશું કહું છું બધું ભેગા બેસું પ્રેમ પ્રેમ નહીં એ મારો ફરજ હશે એ કાલે મરી જાય છે આપણને કશું નહીં આપણે ત્યાં જઈએ ખરા એ ખાતર લોકો કહે છે ભાઈબંધ હતા ને પણ લટકતી સલામ લટકતી સલામ સલામ કે છે કે શું કે છે શબ્દ સાંભળ્યો નથી શબ્દ સાંભળ્યો નથી તમે સાંભળ્યો જય બીજા કોઈ સાંભળેલો જ નહીં તમે નહીં સાંભળેલો લટક હા તમે તો લોકો તો લોકોને રાખી આ તો નાગર કેવાય કશું અડવા ના દે કશું અડવા ના દે વાત બધી કરે જો તમારા શાળા મરી ગયા બહુ ખોટું થયું આમ છે તેમ છે બધી વાત કરે પંદર ટકા પંદર ટકા ખત્રીઓ ભોળા હોય લટકતી ચલો આવડે નહીં જ નહીં કોઈ કોઈ તીન પત્તી વાળો આવ્યો હોય આગળ બરોબર ને તમે એની પર અભિપ્રાય બેસી ગયેલો કે તીન પત્તી વાળો તો તમને એક અભિપ્રાય બેસી ગયો હોય અને ભાઈ આ ભાઈને બેસી ગયેલો કાચીન પત્તી તો અહીંયા આવી બેઠો હોય તો તમને બેને ખૂંચ્યા કરે બીજા કોઈ ખૂંચે નહીં અહીંયા આવી બેઠો તો બીજા બધા સાથે ના ખૂંચે જાણતા નથી માટે હે એ જાણતા નથી બીજા બીજા જાણે છે પણ અભિપ્રાય બે હતા શું કહ્યું એ તો હોય જગતમાં બધી જાતનો માલ હોય કઈ શાક ના હોય આ શાકભાજી માર્કેટમાં જોયા હોય તમે હવા તમે જાઓ હવાના પરમાં તો બહુ આ બાજુ સુંદર શાક હોય આ બાજુ સડેવાળું શાક હોય આ બાજુ આવું શું થઈ ગયેલું શાક હોય આ બાજુ દસ દાડો પડી રહેલું શાક હોય સાંજે જાય કશું ના બધું લોકોને જરૂરિયાત છે શું છે હવે આપણે તો અભિપ્રાય આવીએ આવું શાક ખરું દુનિયા દુનિયામાં જેટલો ચીજ પાકે છે ને બધી જરૂરિયાતની છે તિરુપતિ વાળું ઘણ બેઠો આપડે આપણે પણ તમને પેલો અભિપ્રાય બેઠો હોય તો પૂજા કરે પૂજા કરે પૂજક ના પૂજે ત્યાં બેઠો ત્યારથી પૂજા કરે પૂજે ને અભિપ્રાય બેઠો જ માટે ખરું ને એ અભિપ્રાય આપણે છોડી નાખવા જોઈએ શું કરવા એના શુદ્ધાત્માના અંબારી અને આપણે અભિપ્રાય છોડી રહ્યા છે કે મેં અભિપ્રાય બાંધે મારી ભૂલ છે અને તે મને જ છે એ એમ નથી કહેતો મારી પર અભિપ્રાય બાંધે તમને પૂછો એ જે કહે છે દુનિયા બધી જાતના લોકો આપણી જોડે ગજવા કાપનારો ગાઈડ ના ભેગો થાય તે જો ઓળખતા હોય ને તો દેખ્યો તો નથી આપણને ચીર ચડા કરે માં આપણે તો ચીર ચડાવીએ છીએ આપણે ચેતતા રહે આમાં ચેતા બેસવાનું એનાથી આગા કરવાનું એ તો બધી જમાત તો હોય જ ને આ જગત છે જમાત બધી ના હોય તો જગત જ કહેવાય ને બધા સારા માણસ હોય તો સારા ને સારા શબ્દ નીકળી જાય શું થયું અને પછી કોઈ સુખપાલ પગે હે ને એવું જગમાં કોઈ હોય ને એને જગત કેમ કહેવાય જગત સુપાલમાં બેસનારા ખરા ઉચક નારા ખરા આગળ વાજા વગાડનારા ખરા બધી ચાલ એ ગ્રામદોર લગાવે એમ નામ જગત શું કર્યું એવું નામ જગત હા પાછા આવે એ ઉલ્લડે કરવા આવે એટલે ભાઈ અમારું આ લગ્ન થાય છે એમાં તમે ઉલ્લડવા કરતા કે નહીં તમારે એરી નથી જવાનું અમારી મથી જ છે આગળ જગત છે આમાં જ હોય શું હોય અને સુપર ભૂલેસ રહેવું કેવું હા આ તેથી જ બધી ખોટો અને દુઃખ બધા તેને લીધે છે ને ભાઈ ગણ પોતે પોતે પોતાના વગર ના ચાલતું હોય ને એવું માની બેઠો શું માની બેઠો શું માની બેઠો આજે તું જતો હોય જંગલમાં જો ચાલે છે ચાલે બધું જ ચાલ્યા કરે ખોટા એટલું નથી આ જગત જગત ચાલ્યા થોડા વગર કમરે ભાઈ માથે ભાર લે છે આવું આવું માન્યું તો ભૂત ત્યાં આપડે તો આ બેન્ડ માં એક ટીપુડી વાળા અમે અમારી જાતને ટીપુડી વાળા માનીએ છીએ અમે આ બેન્ડ માં ટીપુડી તમારી એકલી ટીપુડી હોય તો બહુ આવું કરેલું કે ભાઈ આજે કઈ બેન્ડ કહેવાતું છે રામ લઉં જેમ ઘણા ઘણા જોતો છે ને રામ નહીં જોતા બહુ નહીં હવે જોતા નથી બહુ નહીં રામ લઉં ભેગું દીધું વાગે તાલમાં વાગે તાલ પેલો બે તાલ વાગે એટલે હવે આપણે શુદ્ધાત્માનું જ્ઞાન મળ્યા પછી હવે તમારે જો સર્વાયું કાઢવું હોય ને તો આ બહાર ભેગા થાય તે સુખ ફૂલ થઈ ગયો છે શું છે બહાર જેટલા ભેગા થાય એટલા આ ઠંડી લાગે છે એ થઈ ગયો બહારથી ભેગી થઈ ખબર પડે ને આ તાપ લાગે છે તો એ થઈ ગયો ખબર પડે ને આ બધા કોઈ ભેગો થયો બીજું બધું સ્થુલ થઈ ગયું પછી વાણી આપણે સમાન ના ગમતી નીકળી ગઈ તો એ વાણીનો સહયોગ છે શું છે વાણીનો સહયોગ અને બીજું મનમાં વિચાર આવે ઘડીમાં કહે છે કે ટેક્સીમાં જવું છે ઘડીમાં કહે છે ના ચાલતા જવું છે એ બધા સૂક્ષ્મ સહયોગ છે શું છે હા આ ત્રણ સહયોગો સિવાય કશું નહીં એ જ નહીં બીજું શુદ્ધાત્મા ને સહયોગો બે જ છે બીજું બધું છે નહીં અને સહયોગો કેવા છે એટલે મનમાં વિચાર આવ્યો તે એ પાછો થોડી વાર પછી એ વિયોગી બીજો આવશે પાછો ને એ ગમે કે ના ગમે ના ગમે તોય જતા રહેવાના અને ગમશે તોય જતા રહેવાના મહેમાન ના ગમતો આવ્યો હોય તોય જતો રહેવાનો ગમતો આવે તોય જતો રહેવાનો બરોબર ને એટલા બધા સહયોગો છે કે જયારે આવું જ્ઞાન ભગવાન મહાવીરને થયું કે આ સંયોગો છે થયું કે તરત એ બોલ્યું છે એ ગો મય સાસુ અપ્પા મારો એટલો હું સાક્ષાત આત્મા જ છું આત્મા જ છું એગો મેળ સાસુ અપ્પા નાન દર્શન સંજવું જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન દર્શન વાળો સહયોગ વાળો હું આત્મા છું શું કહે છે શેષા બીજું શું રહ્યું કે છે શેષા મેં બાહિરા ભાવા બાહિરા ભાવા શું કહે છે મારા સ્વભાવિક ભાવા નહીં બાહિરા ભાવા સર્વે સંજોગ લખણા શું કહે છે બાહિર ભાવ કેવી રીતે ઓળખાય છે તાકે સંજોગ ભેગો થાય ત્યાંથી હું સમજુ આ ભાવ કરેલા ક્યારે વાળો હવાના પણ આવી ક્યાંથી બોલ્યો હતા કે તમે બોલાયો તેમ થાય કે સંજોગ લખણા સંજોગ બુલા જીવેણા પત્તા દુઃખ પરંપરા તમ્મા સંજોગ સંબંધમ સર્વમ જીવેણ વસરી શું કહે છે એ જમાઈ છોડી બધું વસ્તુ નહીં શું કર્યું સંયોગો જમીને પછી હેરાન તો કરતા હતા પણ શું કરે હેરાન કરે કરે શું પણ સંયોગનો નિકાલ તો કરવો પડે સંભાવ નિકાલ તો કરવો પડે મારી ભગવાનને તમે હેરાન કરતો અરે બોલો શિષ્ય વાળો ગોસાળો તે મોં છે તો હેરાન કરતો નહીં ગોસાળો તો ભગવાન જતા એને મળતી વખતે એને રસ્તો ચડાવી દીધો ભગવાન તો ભગવાન જ હોય ને એ વેર વેર રાખે કે જે વેર ના રાખે ને બહુ તમે નુકસાન કરો તો એ વેર ના રાખે એ ભગવાન શું કહ્યું એ ખરું બહુ નુકસાન કરો ગમે એટલું કરો તો પણ વેર ના રાખે એ ભગવાન ભગવાન વેર રાખે હવે વેર વેર કોઈ ઉપર ઉત્પન્ન થાય થતું નથી ને હવે સવાલ એવો પૂછ્યો કે વેર ઉભો થાય છે કે નહીં હવે એવી રીતે સમજાય છે કે વેર ઉભું થાય છે જ્ઞાન હાજર રહે છે સમાધાન મેળવવા પ્રયત્ન કરે છે પણ અતિક્રમણની સામે આલોચના પ્રતિક્રમણ થતું નથી થઈ શકતું નથી થઈ શકતું નથી થતું નથી થતું નથી થઈ શકતું નથી એટલે શું કે એ સંજોગો એવી રીતના જે આવરણમાં આવી જાય છે કે ખોટું અતિક્રમણ થાય છે પ્રતિક્રમણ કરો કરતો બે ઘન ચક્કર ક્યાં જીવાયો ખ્યાલ આવે છે કે આ હું ખોટું કરું છું અતિક્રમણ થઈ જાય છે એ ખ્યાલ છે કે અતિક્રમણ થાય છે પ્રતિક્રમણ કરવું જોઈએ એ ભૂલાઈ જાય ભૂલાતું નથી થતું નથી ભૂલાતું નથી યાદ તો છે કે આ જ્ઞાન હાજર છે સમાધાન કરવાનું છે અતિક્રમણ થયું છે એનું પ્રતિક્રમણ આલોચના પ્રતિક્રમણ કરવાનું છે કરવાનું છે પણ થતું નથી એ હજુ દબાણ છે એટલું સંયોગોનું દબાણ દબાણ દબાણ એ દબાણ વધુ થશે ને એટલે એ આવરણો એટલા દબાવે છે દબાણ આવ્યું છે સંયોગોનું અહીંયા પણ દબાણ એટલું બધું હોય કે આપણે પ્રતિક્રમણ કરવું હોય ના થાય ને એમાં દબાણ તો અમને એવું આપતા હતા જ્ઞાન મળ્યા પછી જો પ્રતિક્રમણ કરવું હોય ના થાય એવા સંજયગણ દબાણ આવતા હતા એક પછી એક એક પછી પેલા કાર્ય તે લાઈન લાગી અથવા લાઈન લાગી એવી ક્યુ કે સંયોગન દબાણ કહેવાય શું કહેવાય દબાણ તો એ દબાણ છે તે ધીમે ઓછા થઈ જશે આ તો બહુ બહુ સારા પદ છે ને શું કહે છે આપણું લક્ષ્ય રહે છે પેલું રહે છે પેલું બાકી બધું ખ્યાલ છે એના ઘરે બધાએ કમતારી લેવા મળી એમ પેલો છોકરો રાગે પડી હા એ રાગે પડે એવું નતું બધું રાગે પડે એવું નથી પડે એ નતો પડે એવું મને પહેલેથી જ છે મેં કોઈ સો ટકા ભાવ બતાવ્યો બતાવું ઉપલબ્ધ નો ઉપલબ્ધ ભાવ હજી ઉપલબ્ધ રાખે હજુ તો જ્યાંથી ઠરે નહીં જ્યાં ઉપલબ્ધ ભાવ રાખે ક્યારે કુદે કહેવાય ક્યારે કુદે કહેવાય પાડો અહંકાર ઘવાયેલો આ કોનાથી ઘવાયેલો બીજા આચાર્ય મહારાજ થી ઘવાયેલો જય સચિદાન સચિદાન ઘવાયેલો અહંકાર બહુ સાચવો પડે આખું ઘર ફેરફાર થઈ ગયો બધું ભાઈ વાર જ જાતનું થવા બેઠું સભાના છે ઉભો રહેવાનો કોઈ નથી આપણે ના ગમતો હોય તે મહેમાન આવ્યો ત્યાં જ છે તે અજ્ઞાની માણસ અજ્ઞાની કોઈ કાયદો નહીં ને એટલે ના ગમતું થયું સૌથી અને કર થયા કરે અને મોડે મનમાં એમ થાય કે લાય અને મળે કહી દઉં પણ મળે સુધી આવવાનું બોલાય નહીં મોડા સુધી આવે લાઈક કહી દઉં એને મળે પણ મોડા સુધી આવે પણ બોલાય નહીં એનું શું કારણ છે કે હું આ સંયોગ છે ને વ્યવસ્થિત છે તું બોલી તો નહીં બોલાય ટુકડા તારા જેવા ટુકડા કંઈક મરી ગયો શું કહ્યું બફાઈ બફાઈ મરી જઈશ હું હું આટલો દેશ ને તારા બાપ વ્યવસ્થિત છે આવ્યો ત્યાંથી કે આવો આપણે ના ગમતો હોય ને તો એક બાજુ નાગમતી ગમતી ના શ્રેણી બોલ્યા કરે અને એક બાજુ આપણું જ્ઞાન જ્ઞાન શ્રેણી બોલે ભાઈ આવો બા શું કહેવાનું એમાં ઉલ્લાસ તો ના જ હોય એ તો સ્વાભાવિક છે પણ આવો બા કહીએ શું કહ્યું આપણે જોવા હિંકાર ચાલ્યું કરવાનું નથી આ સમજે ને કારણ કે મેં કેટલા એવા જોયા છે મોડે મોડે કહી દેવાના એવું જ ભાવ આવી ગયા હોય લાવે અને કહી દે બધું અમે અહીંયા આવશે ને અમારે તો છે ને અમારે અહીંયા કરે અમારા બે રૂમમાં અહીંયા પડી રહેવાનું એ મોડે અહીં સુધી આવે બોલું બોલું બોલું એવું દર વખત બોલ બોલ થઈ જાય પણ અક્ષરે નીકળે નહીં એટલે આમાં કાઢી તો જો કરના નિયમો છે વ્યવસ્થિત નિયમો તું બોલી છે પોતે સમજાય છે મારી વાત ને એવું મોડું બંધ થઈ જાય છે બોલવું છતાં ના બોલાય છતાં ના બોલાય એવું મોડું બંધ જાય ને તમારે બધા એવું થયું નહીં બોલવું છતાં ના બોલાય કેવું તારે એના કરતા ભાઈ આ એ અજ્ઞાન તો એવું થઈ જાય બિચારા એ તો ધંપો થયા કરે બિચારા રાતે ઊંઘ ના આવે પછી કારણ કે ઉછાર કરી એટલે ઉદ્વેગ શરૂ થઈ જાય તો ઉદ્વેગ હાથમાં આવ્યો હાથમાં આવ્યો કે પેલો પેલો આપણે તપાસ કરે તો ઊંઘી ગયો હોય અને ચક્કર ઊંઘે <laughs> આપણે શું કહીએ છીએ કે આ દુનિયાનો નિયમ વ્યવસ્થિતના નિયમના આધારે આવ્યો છે અહીંયા આગળ ત્યાં બોલાયો નથી કે કાગળ લખ્યું નથી અનઇન્વાઇટેડ ગેસ્ટ છે શું છે બોલાયો નથી કે કાગળ લખ્યું નથી એટલે આપણે આપે ત્યાંથી વધારે તો ના બોલવું પણ મોડે મોડેથી ના નીકળે તો કરે છે બધા મને આવું કરે પછી તમે પછી પેલા આયા પછી આપડે આપણું વ્યવસ્થિત કે છે સહયોગ આવ્યો સંયોગ આવ્યો એટલે આપણે એના પર દૂર ધ્યાન દેવાનું વ્યવસ્થિતના નિયમના આધારે આવ્યો છે જ્યારે વખત થશે ત્યારે વિયોગી સ્વભાવ લઈને આવ્યો છે શું કહ્યું એ સંયોગ વિયોગી સ્વભાવનો છે કેવો છે યોગી સ્વભાવનો વિયોગી એટલે ત્રણ દાડા થાય એટલે એનો બીસા બીસા ભરતો હોય તો આપણે સમજી જઈએ કે આ ચક્કર હેરવાનો છે એટલે આપણે કહીએ કેમ બહુ ઉતાવળ કરી મારે લગન છે મારે છૂટકો જ નથી થાય એવો આપડે કઈ બે દાડા વધારે ના રે એટલે કશું બગડી જવાનું નથી તમારે તો એવા થયો ભેગા થાય ને એ તો ભાઈ આપણે સુઈ ગયા અને હાથે બેસી જાય હા એ સહયોગ જ કહેવાય એ ગેસ અને ગેસ છે ને સ્થાપના પણ પહેરી જતા રહી જે આપણે અહીંયા શહેરમ ના હોય પણ ભાઈ ગામડામાં ગયા હોય પહેરી જાય ત્યાર પછી બધાને આપણે કહીએ નહીં કારણ કહીએ બધા ઊંઘ ના આવે પણ આપણે શું કરવું કે સારું પહેરી ગયો છે લાયર આ બધાને ઊંઘ આવે એવું આપણે બોલવું તો નથી પણ આપણે આ જ્ઞાન જાણ્યું છે કે ક્યાં સુધી આપણને ઊંઘ આવે કારણ કે જ્ઞાન જાણેલું છે કે જ્યારે નીકળે સાપ નીકળ્યાનું જ્ઞાન થાય ત્યારે ઊંઘ આવે કેવું સાત પેઠાનું જ્ઞાન આપણને થયું એ જયારે નીકળાનું જ્ઞાન થાય ત્યારે આપણને ઊંઘ આવે તમારી ઊંઘ ના આવે ને એટલે આપણે શું કરવું બધું ભૂલી ગયું હોય ને ત્યારે ભેગું થઈને વચ્ચે ભેગું જવું પેલા લોકોને કહીએ તો એ લોકો ઊંઘ ના આવે પણ શબ્દો તો કાઢવું પડે ને નાતા આવે જ્ઞાન થયા ઊંઘ ના આવે ઊંઘ તો ના ચાલે સભાઈ મન છે શું છે જ્ઞાન બાન ના ચાલે જ્ઞાન દાન કશું ચાલે નહીં જ્ઞાન તો શું કે છે કે આવ્યો છે ભાઈ જાય તો હું કે જ્ઞાન થવું જોઈએ સમજ ને આ લોકોને ભાઈ અસમાધાન થાય છે કે જ્યારે સમાધાન થાય ત્યારે ઠેકાણ પડે એટલે સમાધાન થાય એનું નામ જ્ઞાન અને અસમાધાન થાય એનું નામ અજ્ઞાન શું કહ્યું અજ્ઞાન એટલે એને નું જ્ઞાન થયેલું છે શું થયેલું છે અજ્ઞાનનું હા એટલે સંયોગ સંયોગો વિયોગી સ્વભાવના છે ગમતો સંયોગ આવે ને તો તમે ના બે દાડા રો રો પર કોઈ રહે સંયોગ અને વ્યવસ્થિત ના છે એક પણ ચકવડું પોતાના સ્વાધીન નથી જ્ઞાની શુદ્ધ પોતાને સ્વાધીન નથી શું કહ્યું જ્ઞાની જ્ઞાની પોતાના સ્વતંત્ર દેશમાં પોતાના ક્ષેત્રમાં સાથે સ્વાધીન છે શું કહ્યું પણ ફોરેનમાં તો ભરાતી છે જો ને આગળ મુંબઈ આવીએ છીએ ત્યાં જઈએ છીએ આવીએ સુરત ને ગરીમાં ગરીમાં માથેરામ ને ખરી માથેરામ એટલે આ તો વિચિત્ર દુનિયા હા મેં બહુ નિરીક્ષણ કરેલી છે જ્ઞાન થતા પહેલા બહુ નિરીક્ષણ કર્યા પછી જ્ઞાન થઈ ગયા એમને એમ નથી પાછો આમ આમ કરનારા જોયેલા બધા હાથ જોડે નહીં ઓળખી જઈએ હાથ ને ઓળખી જઈએ હાથ ઓળખી જઈએ ત્યાં કરતા મચરા આવી અમે જોડે જ ના રાખીએ હાર નથી લેતા અમે દર્શન કરી લેવા આપણે એના ખોખાને શું કામ છે ખોખા ઓછા છે એ આટલા બાર બાર કરીએ છીએ તો હજી ખોખા ઓછા રહી કેટલા બાર બાર કરે નહીં ઘણા મેં બાર ગાર કરે ઉત્પાદન એ ખોખાનું એટલું એટલું પેકિંગ વગર ભગવાન રહેવાય નહીં ભગવાન શા પેકિંગ તો રહે છે કે તમે જઈને જઈ લાયા સાહેબ એટલે આ જ્ઞાન મળ્યા પછી બધું નિદ્રા થયા કરે શું થયા કરે નિદ્રા સારી શરીરમાં આ બેને કઈ થઈ ગયું બે દાડા આવી સુરત બે દાડા કઈ ઉજર ઉજર બહુ સારું જોયું અહીંથી નિંદ્રા થઈને બધું નીકળી જાય અને મન